એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભુજમાં બેઠા બેઠા દૈવિક અને રિયાંશ વાર્તા સાંભળે છે આવો આવો દૈવિક રિયાંશ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો રમણલાલ સોનીની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું તમે પણ તમારા ભાઈબંધ ને દોસ્તારોને આ વાર્તા કહેજો ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે બિલાડીની ડોકે ઘંટડી <laughs> છગડો છછુંદર ગલબા શિયાળનો દોસ્ત હતો એકવાર છગડા છછુંદરને રડતો જોઈને ગલબાએ કહ્યું અરે તું રડે છે તારા બેઉ દીકરા અડકો દડકો અને એમની માં છગડી તો મજામાં છે ને છગડાએ રોતા રોતા કહ્યું નથી એકય નથી ત્રણેને પેલી દુષ્ટ રાક્ષસી મારીને ખાઈ ગઈ છે <laughs> આ દુષ્ટ રાક્ષસી તે છબીલી બિલ્લી <laughs> ગલબા શિયાળે કહ્યું દોસ્ત દુઃખને રોવાથી દુઃખ ઓછું થતું નથી માટે દુઃખનો સામનો કરવો જોઈએ સામનો છછુંદરે કહ્યું સામનો કેવી રીતે કરવો મુઈ એવી દબાતે પગલે આવે છે કે ખબર જ પડતી નથી ગલબો શિયાળ કે તો એના આવવાની ખબર પડે એવું કરો એની ડોકે ઘંટડી બાંધો ઘંટડી છગડા છછુંદરને આ વાત ગમી ઓ દૈવિક તેણે તો છછુંદરોની સભામાં વાત મૂકી હો સભાએ તરત તે મંજૂર કરીને છગડાને કહ્યું તમે ધીર વીર ને ચતુર છો તમે જ આ કામ કરો બોલો છગડો ગલબાને મળો એને ઘંટડી બતાવીને કે ફક્કડ ઘંટડી છે બાર ડગલા દૂરથી સંભળાય છે બિલાડીની દેન નથી કે હવે અમને મારે ગલબાએ કહ્યું ખૂબ સરસ ખૂબ સરસ હવે તું ઝટઝટ એની ડોકે બાંધી કાઢ છગડા છછુંદરે બીતા બીતા કહ્યું પણ પણ અરે પણ દોસ્ત આ ઘંટડી બાંધવા જતા બિલાડી મને ફાડી નહીં ખાય ગલબો કે જરૂર ફાડી ખાશે મોટા કામમાં મોટો ભય તો રહેવાનો જ છગડા છછુંદરે કહ્યું એમ મરવું મને પસંદ નથી ગલબો કે તો ના મરવું <laughs> તો શું ઘંટડી બાંધવી નહીં જરૂર બાંધવી પણ જીવતા રહીને બાંધવી હો કાંઈ સમજ ન પડવાથી છગડો છસુંદર તો માથું ખણવા લાગ્યો ગલબાએ ફરી કહ્યું જીવતા રહીને ઘંટડી બાંધવી એટલું જ નહીં ભરી સભામાં બાંધવી મારો દોસ્ત છગડો છછુંદરે બાંધશે ને સૌ જોશે લો બોલો છગડાને થયું કે ગલબો ટીખળ કરે છે મસ્તી કરે છે થોડી વાર પછી ગલબાએ કહ્યું છગડા બિલાડીને તું દોડવામાં હરાવી શકે છગડો કે હરાવી દઉં એના હાથમાં આવું જ નહીં ને ગલબો કે પણ તારે એમાં જીતવાનું નથી હારવાનું છે હો હારી જવાનું છે છગડો કે હારવાનું એટલે તો એના હાથમાં પડવાનું ને મરવાનું બિલાડીની સાથે દોડવામાં જે હારે છે તે તેના હાથે મરે જ છે ગલબો કે ના હારવાનું ખરું પણ મરવાનું નહીં તો એવી દોડમાં બિલાડી ઉતરે શું કરવા શું કરવા તે જીતનો ચાંદ લેવા ઝઘડાએ કહ્યું અરે જીતનો ચાંદ મળતો હોય તો હું શું કરવાનો જીતું મને જીતવું ગમે છે ગલબો કે પણ હું કહું છું કે આજે બિલાડીની સાથે તારે દોડમાં ઉતરવાનું અને હારવાનું છે જીતવાનું નથી દોસ્તના બોલ ઉપર વિશ્વાસ હોય તો હા કહે નહીં તો ના કહે દોસ્તીની વાત આવી એટલે છગડા છછુંદરે તરત પોતાના બે કાનની બૂટ પકડીને કહ્યું હા હા હા એ જ દિવસે વરુએ પેટની નગારી કરીને ચારે કોર ઢંઢેરો પીટી દીધો કે રાયણના ઝાડ હેઠળ આજે છગડો છછુંદર અને છબીલી બિલ્લી વચ્ચે દોડવાની હરીફાઈ થવાની છે માટે સૌએ જોવા પધારવું આખા વનમાં ઉત્સાહ વ્યાપી ગયો ભાઈ રાજા સિંહ તો પોતાના આખા પ્રધાનમંડળ સાથે પધાર્યા પપુડો વાંદરો ન્યાયાધીશ બન્યો ગલબો શિયાળ નાનકડી સુંદર પેટીમાં ચાંદ લઈને આવ્યો હો મેડલ છબીલી બિલ્લી છગડાની સામે જોઈને મોં બગાડતી હતી એટલે એને ખાતરી હતી કે હું જીતવાની છું દોડ શરૂ થઈ છગડો જાણી જોઈને બિલાડીની પાછળ રહ્યો એ હાર્યો ને બિલાડી જીતી ન્યાયાધીશે જાહેર કર્યું કે છબીલીની જીત થાય છે જીતનો મેડલ જીતનો ચાંદ એને મળશે હવે ગલબાએ ઊભા થઈને કહ્યું રાજા રાજા સિંહની આજ્ઞાથી હું જાહેર કરું છું કે જીતનો ચાંદ હારેલો છગડો છછુંદર છબીલી બિલ્લીની ડોકે પહેરાવશે પ્રેક્ષકોએ તાળીઓ પાડ્યો ભાઈ અરે વાહ અરે વાહ હારે લ્યો છગડો બિલ્લીના ગળામાં ચાંદ પહેરાવશે હવે ગલબા શિયાળે પેટીમાંથી ચાંદ કાઢ્યો એ પિત્તળની ઘંટડી હતી પેલી ઘંટડી બહાર કાઢતા જ ઘંટડી ટણણ ટણણ ટણણ વાગવા લાગડી બધા કે વાહ ફક્કડ ચાંદ છે બાકી બોલતો ગાતો ચાંદ છે છબીલી તો ખુશ ખુશ થઈ ગઈ રાજા સિંહે હુકમ કર્યો છગડા આ ચાંદ તું છબીલી બિલ્લીની ડોકમાં બાંધ ડોકમાં કાયમ રહે એવી રીતે બાંધજે પછી સિંહે બિલાડીને કહ્યું છબીલી બાઈ આ ચાંદ તમારા જશનો ચાંદ છે તમે જીત્યા ને એ તમારી ડોકમાં રહીને ચારે કોર તમારો જશ ફેલાવશે લો તારે બિલાડીને સુખનો પાર ન રહ્યો હો બાળકો સૌ પ્રેક્ષકોના દેખતા છગડા જછુંદરે છબીલીની ડોકમાં ઘંટડી બાંધી દીધી છબીલીએ તો ખુશીમાં આવીને ડોકી હલાવી તો મજાનું ટણાણ થયું બધા કે વાહ વાહ વાહ જશનો ચાંદ તે આનું નામ સભા પૂરી થઈ બધા વિખરાઈ ગયા રાતે છછુંદરોની સભા થઈ બિલાડીની ડોકમાં ઘંટડી બાંધવા માટે સૌએ છગડા છછુંદરનો આભાર માન્યો અને એનો જય જયકાર કર્યો એટલે હવે જ્યારે પણ બિલાડી આવે છછુંદરોને ખાવા ત્યારે પેલી ઘંટડી રણકે અને બધા છછુંદર પોત પોતાના દરમાં ઘૂસી જાય ભાઈ તો બાર દોસ્તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં છગડો છછુંદર આવશે છબીલી બિલ્લીબાઈ આવશે અને આપણે બધા એની સાથે રમીશું આવજો